શ્લોક નંબર ફિફ્ટી નાઇન પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધાત તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવ હિ નિર્ગુણા વનમ તુ સાત્વિકો વાસો ગ્રામો રાજસ ઉચ્યતે તામ સંદ્યુત સદનમ મન નિકેતનમ તુ નિર્ગુણમ વનમાં રહેવું તે સાત્વિક વાસ છે અર્થાત તેનું તાત્પર્ય છે જગતથી સંબંધ વિચ્છેદ કરવો તે સત્વગુણ વધારવામાં વધારનારો બને છે ગામમાં રહેવું તે રાજસ છે અર્થાત ગ્રામ્ય સુખોની લાલસાથી વાસ કરવો કે પ્રવૃત્તિ કરવી તે રજોગુણ વધારનારી બને છે અને જુગારીને ત્યાં રહેવું તેવા સહવાસમાં રહેવું તે તામસ છે તમોગુણ વધારનારું બને છે અને મારા મંદિરમાં રહેવું મારા સાનિધ્યથી લલચાઈને અથવા પ્રેરાઈને મારા સ્થાનમાં રહેવું તે નિર્ગુણ છે અંતે મને પમાડનારું બને છે તે તે સ્થાનના માહોલ એવા હોય છે કે તેને તે માહોલ તેમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડે છે દાખલા તરીકે મંદિર ધાર્મિક સ્થાન વન ગ્રામ ખાસ કરીને શહેર જુગાર તેના અડ્ડા વગેરે સાત્વિકો કારકો સંગી રાગાંધો રાજસઃ સ્મૃત તામસઃ સ્મૃતિ વિભ્રષ્ટો નિર્ગુણો મધુપાશ્રય અનાશક્તિથી કર્મ કરનારો સાત્વિક છે અર્થાત અનાશક્તિપૂર્વક કર્મ કરવું તે કર્તાને સાત્વિક બનાવે છે એનો સાત્વ ગુણ વધારે કઈ આશા ન રાખે તો આશા રાખે તો બંધન કરે રાજસ હું આમ કરું છું તો મને આમ થવું જોઈએ તો રાજસ અને તામસી કોણ કહેવાય એમ સ્વભાવ રાખે તો તામસી મને એમ કર્યું તેને ઉલાળી નાખવું તો કારકો કારકો એટલે કાર કોણ કે કરનારો કરતા કરોતી કારક એમ ક્રિયાનો કરનારો ક્રિયાનો કરનારો છે એ સાત્વિક રાજસ અને તામસ એમ ફળની આશા નહીં રાખનારો છે એ સાત્વિક છે ફળની આશા નહીં રાખનારો એટલે હું એક જ આનું ધણી એમ ન રાખે અને બીજાને લાભ માટે કરે તો સાત્વિક કરતા ફલાસંગી રાજસહ ફરીથી વાંચો છે શ્લોક સાત્વિકો કારકો અસંગી અસંગી કારક સાત્વિક રાગા માટે ન કરે અને બીજાને માટે કરે તો સાત્વિક ક્રિયા કરનારો કહેવાય ભગવાન શિવાય એ ભગવાન શિવાય બીજો ભગવાન સંબંધી કરે એ તો નિર્ગુણ એવું કીધું આ તો એના બધાના અવાંતર ભેદ છે ભગવાન માટે કરે એ તો નિર્ગુણ કહેવાય પણ ભગવાન માટે ન કરે અને બીજા માટે કરે પોતા માટે ન કરે તો સાચું અહમ માટે ન કરે એમ બીજા માટે કરે તો સાત્વિક કહેવાય સાત્વિકો કારકો અસંગી રાગાંધો રાજસ સ્મૃત રાગાંધ એટલે બસ કોઈ પણ વાતે પકડ્યું એ મૂકે જ નહીં તો રાજસા તામસ સ્મૃતિ વિભ્રષ્ટો નિર્ગુણો મધુપાશ્રય નિર્ગુણો મધુપાશ્રય નિર્ગુણ એટલે મધુપાશ્રય નિર્ગુણ એમ મારે માટે કર્મ કરનારો હોય તો રાગાંધો હોય આડો આવે તો એને ઉડાડી મૂકે એને તામસી કહેવાય ઉડાડી મૂકવાની ટાર્ગેટથી ક્રિયા કરે તો તામસી ઉડાડી મૂકવાનું ટાર્ગેટ હોય ને કે આપણે આડો કોઈ આવી ન આપણે તો આમ એટલે તામસ આપણે તો આમ એટલે તામસ ભરાઈ ગયો છે એટલે કોઈ આડો ન આવે કે એને તામસ અનાશક્તિથી કર્મ કરનારો સાત્વિક છે અર્થાત અનાશક્તિપૂર્વક કર્મ કરવું તે કરતાને સાત્વિક બનાવે છે સત્વગુણ વધારે છે કોકને માટે ક્યાંક કરે મહેનત કરે તો એનો સત્વગુણ વધે પોતાના માટે કરે તો રજોગુણ વધે કોકને આડો પગ કરવા હાટું કરે તો તમો ગુણ વધે કોકને આડો પગ કરે એટલે ગોથું ખવડાવી દો મારા આડો કેમ આવ્યો એટલે કોકને આડો પગ કરવા હાટું કંઈક કરે તો એ તમો ગુણ કહેવાય તામસી કહેવાય પોતાના માટે કરે તો એ રાજસી કહેવાય કોકને માટે કરે તો એ સાત્વ ગુણ કહેવાય ભગવાનને માટે કરે તો નિર્ગુણ રાગાંધ થઈને કર્મ કરનારો રાજસ છે રાગની લાલચ થી પ્રેરાઈને કર્મ કરનારો રાગાંધ એટલે મૂકી નો નામ રાગાંધ રાગ તો હંધાઈ ને હોય પણ એમાં થોડોક ફેર હોય કોઈક ભગવાનનો ભગત હોય તો એને રાગ તો હોય પણ રાગાંધ ન હોય રાગ હોય ને રાગાંધ હોય એમાં બેમાં ફેર હું એ કોઈક બી રાગ ખાલી હોય બીજાનું માને મૂકીએ હા રાગ તો હોય તોય બીજાનું માને કે આપણે રાગ છે પણ આ ક્યાં છે એટલે કરવું જોઈએ રાગાંધ હોય તો હું સારો કરું રાગને મૂકી ન કે પોતે પકડ્યું હોય મૂકી ન કે તો એને નામ રાગાંત કહેવાય અને રાગ તો હોય પણ તો કોકનું માને તો એ સાત્વિક કહેવાય રાગ હોય તોય અને રાગ હોય કોઈનું માને નહીં તો રાજસ કહેવાય રાગ હોય ને કોક કહેવા જાય તો એને અમુકનું એની હામો થાય તો તમે રાગાંધ થઈને કર્મ કરનારો રાજસ છે હું મને એકલાને જ ભાળ ગયો છું જગતમાં બધા નિષ્કુળાન સાહેબ લીધું કીધું કે હું હવે મને એકલીને જ બાળી છે તમે જગતમાં જોઈ આવો છે કેટલી ભાળ કોઈ દી આવ્યા છો તો રાગ તો ત્રણેય છે સાત્વિક નહીં રાગ હોય રાજસ નહીં રાગ હોય ને તામસ નહીં રાગ હોય કાલ સત્વગુણનો તમોગુણનો એનો નિર્ણય શેના આધાર થાય શેના આધાર થાય પરિણામના આધારે એનું પરિણામ શું આવે રાગ છે એનું પરિણામ શું આવે એને રોકે તો પરિણામ શું આવે એના આધારે નિર્ણય રાગ તો સત્વગુણી હોતે હોય સત્વગુણી કઈ રાગ વિના થઈ ગયા એવું નથી એમ પણ એ કોકને મદદ કરવા હાટું કરે રાગાન તો રાજસોમ તો એમ અને તામસને સ્મૃતિ વિભ્રષ્ટ સ્મૃતિ વિભ્રષ્ટ હોય હું શું કરવા કરું છું કે હું ક્યાં છું મારે શું કરવું જોઈએ એવું કઈ ન હોય રાગાંધ થઈને કર્મ કરનારો રાજસ છે રાગાંધ એટલે રાગ મૂકી ન ગમે એમ કોક મુકાવા જાય તોય ન મૂકી શકે એના હિતે છું હોય એ મુકાવા જાય તોય ન મૂકે જો મુકાવો પરાણી તો બટકું બદલે નાના છોકરા પકડ્યું હોય ને પરાણી મુકાવો તો શું કરે બીજો કોઈ ઉપાય ન હોય તો બટકું તો છે જ પશુ હોય એને તમે એમ એને બહુ ગમતું હોય ચાર અને એનાથી આગુ કાઢો તો શીંગડું મારી એને શીંગડું છે એટલે બટકું ન ભરે કૂતરું હોય તો વસડકું ભરી લે માણા હોય તો વસડકું ભરી લે એટલે એ બધું તામસ કહેવાય એને હલાવે એટલે બહાર આવે એ તામસ કહેવાય જે બહાર આવે તામસ આવે તો તામસ કહેવાય રાજસ આવે તો રાજસ કહેવાય નાનું છોકરું બટકું ભરી લે લઈ આગલા સંસ્કાર હોય ને કુતરાના અને આગલા સંસ્કાર શિંગડા મારવાના હોય તો શિંગડું મારી લે એટલે છેલ્લે જન્મે કોણ હતું એ ખબર પડે કે બટકું ભરે છે શિંગડું મારે છે રાગાંધ થઈને કર્મ કરનારો રાજસ છે રાગની લાલચથી પ્રેરાઈને કર્મ કરનારો રાજસી બની જાય છે તેનો રજોગુણ વધારે વધી જાય છે અને પૂર્વા પર વિચાર્યા વિના કર્મ કરનારો તામસ છે વિવેક રહિત અંધાધૂંધ પૂર્વા પર એટલે એમ કે ઝઘડાખોરી તરત ક્યાંક વાંધો ઝઘડો કરે તો ઝઘડો છે ને એ કોનું રૂપ છે તામસ તામસ તમોગુણનું રૂપ છે ઝઘડો એટલે ગમે નથી બહાર આવે ઝઘડો કઈ નિમિત્ત ન હોય તો ઝઘડો બહાર આવી જાય પેલો એટલે તામસ કહેવાય ક્યાંથી બહાર આવે અંદર માલિક માલિક એટલે એ પડ્યો તો માલિક પાસે પડ્યો તો હું તો હોય કે બહાર નીકળવાની જગ્યા મળે ક્યાં હવે તમે આખો ત્યાં બહાર ન જવું પડ્યું હોય તો બહાર ન જવું હોય તો પછી અહીંથી ડોકા ન કાઢો ત્યારે બાજુ એટલે બધી પેરેન્ટ્સ મિટિંગ હોય ને બધા બૈરાઓ આવ્યા હોય એટલે આખોથી બહાર જવાનું ન મળ્યું હોય તો પછી ના અહીંથી ડોકા કાઢી લઈ થોડાક એટલે ઓલો માલી પાસે ઝઘડો તો પડ્યો જ હોય પણ એ જગ્યા જોતો હોય કે એમ કે કોઈક વતાવે આપણને તો એની અરે ઝઘડો કરી એટલે ડોકા કાઢતો હોય એટલે તામસ કહેવાય ઝઘડો ડોકા કાઢતો હોય તો તામસ કહેવાય વિષયની લાલસા જો ડોકા કાઢતી હોય તો રાજસ કહેવાય એમ કોઈકને મદદ કરવાની લાલસા છે એ ડોકા કાઢતી હોય તો સાત્વિક કહેવાય અને ભગવાનને મદદ ભગવાનનું કામ કરવાની લાલચ ડોકા કાઢતી હોય તો નિર્ગુણ મન નિષ્ઠમ તો નિર્ગુણ સ્મૃત પૂર્વ પર વિચાર્યા વિના કર્મ કરનારો તામસ છે વિવેક રહિત અંધાધુંધ કર્મ કરનારો અંતે તામસી બની જાય છે તેનો તામસ ભાવ અતિ વધી જાય છે એકાદું એવું કરે એટલે પાછું વધી જાય પછી એને આમ જોર આવી જાય કે આ જો કેટલું બધું દુર્વાસા છે એ તો પછી વલપણેથી બદ્રિકાશ્રમમાંથી આમ આગા ગયા હશે અલકનંદા પાસે નાવા તો હું વિચાર કરતા હશે સીધા કરી દીધા બધા બીજી વાર હામું ન જવે આપણી એટલે તામસ વધી જાય એને તે કે આ તે સિવાય માણસો સીધા થાય ને આમ ન કરી તો વાકી આંગળીએ ઘી ચટાય વાકા ચંદ્રને સૌ બધા નમસ્કાર કરે સીધા ચંદ્રને નમસ્કાર ન કરે એવું કીધું છે હરિલામૃતમાં આવે છે સીધા માણસોનું આ જગતમાં કોઈ માને નહીં એટલે દુર્વાસા એટલે દુર્વાસા તમો ગુણ વધતો છે એ એમ માને ને કે હા જો આ એક વાર સીધા કરી દીધા હવે પછી ગોલોકમાં હોતે જવું છે એક દિન ત્યાં હોતે સીધા કરી આવું જ્યાં જ્યાં બધા વાંકા રહેતા હોય એ આપણી પાસે આવે એટલે સીધા અને મારા શરણમાં રહીને નિરઅહંકાર ભાવથી કર્મ કરનારો નિર્ગુણ છે અર્થાત અભિમાન શૂન્ય થઈને ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરનારો પરમાત્માને પામે છે પરમાત્માનો પાર્ષદ બ્રહ્મરૂપ બની જાય છે મુક્ત થઈ જાય નિર્ગુણ એટલે મુક્ત મુક્ત એટલે હું મુક્ત ની આડું શું છે અભિમાન એ મુક્ત ની આડું આપણને મુક્ત થવા દેતા નથી કે હું હજી શું તો તું શું કરો ને તું ડરે છે કે કોઈથી હું હજી શું તાહોથી તું શું કરો કોઈથી ડરે છે તારે તાહોથી તારે કઈ વાંધો નથી ભગવાન પાસે જવાની જરૂર નથી હું શું તો એટલે એને મુક્ત ન થવાની અભિમાન અભિમાન શૂન્ય થાય એટલે નિર્ગુણ ને મુક્ત થાય સાત્વિક્યા સાત્વિકી આધ્યાત્મિકી શ્રદ્ધા કર્મ શ્રદ્ધા તું રાજસી તામસ્યા ધર્મે યા શ્રદ્ધા મત સેવાયામ તું નિર્ગુણા અધ્યાત્મ વિષયક આત્મહિત વિષયક શ્રદ્ધા રુચિ સાત્વિક શ્રદ્ધા છે પોતાના આત્માનો વિકાસ થાય એવી શ્રદ્ધા છે એ સાત્વિક પોતાનો આત્મા ઊંચો જાય ભગવાન પાસે જાય એવી શ્રદ્ધા છે એ સાત્વિક અને કર્મ વિષયક શ્રદ્ધા ફળ મળવાની ફળ મળે તો શ્રદ્ધા રે ફળ મળે ન મળે તો શ્રદ્ધા ન રે કર્મ વિષયકી એટલે ફળ વિષયકી કર્મ ફળ માટે કર્મ કરવું ન કર આપણને કઈ ફળ ન મળતું હોય તો ઉપકરણ કરીએ એવા ક્યાં આપણે નવરા છીએ કોકને મદદ કરીએ હે અને એવા આપણે હોંઘા છીએ અને એવા આપણે મોફતિયા છીએ એ આવું કરીએ એવું ઉપકરણ કરીએ એને રાજસી કહેવાય એને કોકને ઉલાળી મૂકવાની શ્રદ્ધા છે એ તામસી કહેવાય એમાં શ્રદ્ધા તો જોઈ કારણ કે મેના મહેનત કર્યા વિના તમે તમે બેઠા છો મારા મૂલાળી મૂકવા હોય તો મહેનત કર્યા વિના થાય સા શ્રદ્ધા તો તામ છે એમાં તો જાજી શ્રદ્ધા જોઈ એક આખા બીજાને આખો ખંભે નાખીને મૂલાડવો અને પછી બહુ કેટલો ઊંચો ઘા કરવો પાછો એ ઊંધે માથે જ પડવો જોઈએ તો તામસી બરાબર જો ઊંધે માથે ન પડે તો તામસી ન થઈ અધર્મે તું આ શ્રદ્ધા તામસી પોતાનું પોતાનું ઊંધું થાય એવું મૂકી ન કે એને તામસ કહેવાય પોતાનું પોતાનું ઊંધું જ થાય જે કરવાથી કોકને ઊંધો કરે તો એનું શું થાય હે કોક ને ઊંધો કરે તો પોતે પેલા જ ઊંધો થઈ ગયો હોય પોતે ઊંધો થયા આવે ને કોકને ઊંધો કરી ન શકે પેલા પોતે ઊંધો જો ન થયો હોય તો તો કોકને કરી ન શકે પણ એમ ન દેખાતું હોય કે આપણે તો હવળા છે બીજાને ઊંધા કરી દેતા કર્મ વિષયક શ્રદ્ધા જેનું પ્રતિફળ મળવાનું છે એવી પ્રતીતિથી કરવામાં આવતું કર્મ એવું કર્મ વિષયક શ્રદ્ધા એટલે એનું ફળ મળવાનું છે તો જ હું કરું એવું કર્મ વિષયકી શ્રદ્ધા છે એ રાજસી છે જેનું પ્રતિફળ મળવાનું છે એવી પ્રતીતિથી કરવામાં આવતું કર્મ તે વિષયક રુચિ શ્રદ્ધા તે રાજસી છે અધર્મમાં એટલે કે વિપરીત ફળ મળવા છતાં પણ ઊંધું ફળ મળવાનું છે તોય હું તો કરું આપણે કઈ જેવા તેવા છીએ હું ત્યાંથી બી જઈ આપણે ગોતા ખાઈ જઈએ તો બી જઈ તો પાછા ઉભા થઈ જાય પણ ઊંધા અમે મૂકીએ નહીં એમ એટલે એવી શ્રદ્ધા એવી જે એટીટ્યુડ હોય એનું નામ તામસ એટીટ્યુડ કહેવાય શ્રદ્ધા એટલે એટીટ્યુડ અધર્મમાં વિપરીત ફળ મળવા છતાં પણ તેમજ કર્યા કરવું એ બી રુચિ શ્રદ્ધા તામસી શ્રદ્ધા છે શરદી થઈ જાય ને એમાંથી પછી ઉધરસ થઈ જાય ને એમાંથી ન્યુમોનિયા થઈ જાય તો શ્વાસ ન મૂકીએ તો એ કે તામસી શ્રદ્ધા કહેવાય શ્વાસ ઉકરણ મૂકી એ થવું એ થાય ટેકડી લઈ લેવું એટલે શ્રદ્ધા તો એ એક શ્રદ્ધા જ છે ને નકર તો કોઈ શ્રદ્ધા વિના તો કરી ન શકે શ્રદ્ધાનું બીજું નામ શું છે શ્રદ્ધાની નાની બેન કોણ છે રુચિ રુચિમાંથી શ્રદ્ધા થાય અને શ્રદ્ધામાંથી નિષ્ઠા નિષ્ઠા શ્રદ્ધામાંથી જ્યાં જેને શ્રદ્ધા હોય એમાં એમ નિષ્ઠા થાય એટલે એટલે જ્યાં જેમાં જેને રુચિ હોય એમાં પછી શ્રદ્ધા થાય શ્રદ્ધા થાય શ્રદ્ધામાંથી નિષ્ઠા નિષ્ઠા થાય બાકી અને મારી પરમાત્માની સેવામાં તત સુખાય તત પ્રસન્નતાય એવી રુચિ થવી શ્રદ્ધા થવી તે નિર્ગુણ છે ને મને પમાડનારી છે એ નિર્ગુણ છે ઓલું ફળ મળવાની ઈચ્છાથી કર્મ કરવામાં આવે તો રાજસ કહેવાય એમ કોકને હેરાન કરવાની અથવા તો પોતે હેરાન થવાની જે શ્રદ્ધા હોય છે કે કોકને જ હેરાન કરવાની શ્રદ્ધા હોય એવું કાંઈ નહીં હેરાન હેરાનગતિ આવવી જોઈએ કોકને ન આવે તો આપણે આવવી જોઈએ કઈ વાંધો નહીં એટલે પોતાને હેરાન થવાની શ્રદ્ધા અથવા કોકને હેરાન કરવાની શ્રદ્ધા એ બધી કામ અને ભગવાનને પામવાની શ્રદ્ધા છે કે આ હું કરું તો હું ભગવાન પામી જાઉં એવી શ્રદ્ધા છે એ નિર્ગુણ છે એવી રુચિ હોય એ નિર્ગુણ છે એટલે ભગવાન પામવાની રુચિ પછી શ્રદ્ધા ને પછી નિષ્ઠા પથ્યમ પૂતમ અનાયસ્તમ આહાર્યમ સાત્વિકમ સ્મૃતમ રાજસમ ચેન્દ્રિય પ્રેષ્ઠમ તામસમ ચારતીદાસ શુચિ આરોગ્યદાયક પવિત્ર અને અનાયાસે મળેલું હોય એવું ભોજન સાત્વિક છે અનાયાસ હોવું જોઈએ એને વાહ ઉદ્યમ ન કરેલો હોવો જોઈએ અને તો એ સાત્વિક હોય ગ્રસ્તો એ ગ્રસ્તો મહેનત કરતા હોય એ ગ્રસ્તો રડતા હોય બધા હા એ મહેનત કહેવાય કે એ તો ગુજરાન છે અને ભોજન છે એ જુદું છે આજે તો બટાકાવાળા જ બનાવો એ તો એ અનાયાસ ન કહેવાય તો એ સ્પેશિયલ શું કહેવાય ચોઈસ વર્ધીનું કહેવાય સ્પેશિયલ ઓર્ડર એમ તો સ્પેશિયલ ઓર્ડર થાય તો એ અનાયાસ ન કહેવાય ભગવાનની ઈચ્છાથી થાય તો અનાયાસ કહેવાય તો એ સાત્વિક કહેવાય સ્પેશિયલ ઓર્ડર રાજસ કહેવાય આરોગ્યદાયક પવિત્ર અને અનાયાસે મળેલું હોય એવું ભોજન સાત્વિક છે અને સાત્વિક વ્યક્તિને જ એવા ભોજનમાં રુચિ પ્રીતિ થાય છે જીભને રુચિકર ચટાકેદાર અતિ સ્વાદિષ્ટ એવું ભોજન રાજસ છે એવું રાજસ તો હમણાં તો ઓલો ટેસ્ટ તો કેદોનો આવ્યો જ નથી એમ તો એ ક્યાંક કરો એટલે ટેસ્ટની વ્યવસ્થા એ રાજસ અને રાજસ માણસને પ્રિય હોય છે દુઃખદાયી અને અપવિત્ર હોય એવા તામસ આહાર છે અને એવા હોય તોય રુચિકર બને તે તામસ માણસ કહેવાય છે તોય પાછા રુચિકર બને દુઃખદાયક હોય અને યોગ્ય ન હોય તોય મૂકી ન હોય એવું હોતી હોય તો એને તામસ કહેવાય અને મને નિવેદન કરેલું ભોજન નિર્ગુણ છે નિવેદન એ પાછું સાત્વિક હોવું જોઈએ સાત્વિક હોય ને ભગવાનને નિવેદન કરેલું હોય તો પછી નિર્ગુણ છે નિવેદન કરેલું જ રુચિકર બને તો તે આત્મનિવેદી ભક્ત છે સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થમ તું રાજસમ તામસમ મોહદૈન્યોત્થમ નિર્ગુણમ મધુપાશ્રયમ આત્મચિંતનથી થયેલું સુખ સાત્વિક છે જે આત્મસંબંધી આત્મ સંબંધી કરું તમારું કલ્યાણ થાય એમાંથી જે મજા આવે એ સાત્વિક જે આત્મ સંબંધી આત્મ પ્રાપ્તિ સંબંધી ઉત્તેજના કરે કરે છે વિષય સેવનથી થયેલું સુખ રાજસ છે જે વિષય સંબંધી ઉશ્કેરાટ હૃદયમાં મચાવે છે અને અજ્ઞાન અને દીનતાથી મળેલું સુખ મોહ અને દીનતામાંથી ઉત્થ થયેલું સુખ અર્થાત વર્તમાન સમયે ભોગકાળે પણ કરવું કટુ અનુભૂતિ કરાવનારું ભવિષ્યમાં પણ દુઃખાનુભૂતિ કરાવનારું કેવળ અહંકારિક મેં આવું ગમે તેમ થયું કે થાય તો પણ કરી નાખ્યું ભોગવી લીધું એટલું માત્ર આહંકારિક સુખ અનુકૂળતાની ભૂતિ કરાવનારું જે સુખ છે તે તામસ કહેવાય ને અધોગતિમાં નાખનારું છે અને મારા સ્વરૂપનું સુખ સ્વરૂપાનુભૂતિનું સુખ માણસને <coughs> કોક માણસ હોય કોકનું ખૂન કરી નાખે તો એમાં એને મજા હું શેની મજા એને ખૂન કરે તઈ મજા આવી કે ખૂનનું ફળ ભોગવે તઈ મજા આવે કે મજા ક્યાં આવે કરીને કોકને બે ફાઠા મારી આવે તો એને મજા શું આવી મેં આટલું કરીને એટલે એને અહંકારિક સુખ એને એટલો મનમાં સંતોષ રહે કે આપણે કરીને પછી જેલમાં જવું પડે ફાંસી હોતે મળે બધું મળે તો એને એકવાર એમ કે સુખ આવ્યું એને અહંકારિક સુખ કહેવાય મેં કર્યું પછી સારું કર્યું હોય મોડું કર્યું હોય કે હેરાન થાય એવું કર્યું હોય તો એ માણસને એવું કરવાનો હતો એવો શોખ હોય એટલે એને અહંકારિક કહેવાય એવું સુખ હોય ને હેરાન થાય એવું હોય નકર તો તામસી સુખમાં સુખ શું છે તામસમાં સુખ શું આવ્યું સુખ કાલિક મેં કર્યું એટલે મેં કરવાનું બહુ મહત્વ હોય છે હું છે એનું જેટલું આ દુનિયામાં કોઈનું મહત્વ નથી એટલે હું તો સર્વશ્રેષ્ઠ છે એટલે જો એ આવી જતું હોય તો બધા બધું એમાં આવી ગયું હું આવે તો બધું આવી ગયું અને હું વિના બધું ખાલી હોય એમ એટલે જો હું ને ક્યાંક થોડુંક હરકું ટેકો મળી જતો હોય તો એ તામસ કહેવાય બીજો કોઈ ટેકો એ કોઈ હોય નહીં હું ને એકનો ખાલી મળી ગયો તો એ તામસ કહેવાય મેં આવું ગમે તેમ થયું કે થાય તો પણ કરી નાખ્યું ભોગવી લીધું એટલું માત્ર આહંકારિક સુખ અનુકૂળતાનું ભૂતિ કરાવનારું જે સુખ છે તે તામસ કહેવાય ને અધોગતિમાં નાખનારું છે અને મારા સ્વરૂપનું સુખ સ્વરૂપાની સ્વરૂપાનુભૂતિનું સુખ તો આત્માની અતિ ઉન્નતિ કરનારું મને પમાડનારું નિર્ગુણ મુક્તિફળ દેનારું સુખ છે ગુણાતીત સુખ છે પંચરાત્રમાં તો સ્વધર્મમાં નિષ્ઠાવાળા અનન્ય ભક્તિયુક્ત અને તેથી જ જ્ઞાન તથા વૈરાગ્ય સંપન્ન સંતોને એકાંતિક ભક્ત કહ્યા છે જેમ કે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય ભૂષા જુષ્ટામ તું યે અચ્યુતે અનન્ય ભક્તિમ સાધ્વીવત કુર્યુ કુર્યુ રેકાંતિકા હિતે સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યરૂપ આભૂષણોથી અલંકૃત આવી અનન્ય ભક્તિને પતિવ્રતાની જેમ જે કરે છે તે જ ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે એ જ આત્મનિવેદી કહેવાય એકાંતિક ભક્ત એટલે આત્મનિવેદી ભક્ત શ્લોક નંબર સિક્સટી ભક્તે રે તેસ્તુ કૃષ્ણાયા નર્પિતમ વાર્યપે ક્વચેત ન પેયમ નેવ ભક્ષ્યમ ચ પત્ર કંદ પત્રકંદફલાદ્યપિ અને તે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું હવે ભગવાનની પ્રેમ પરિપૂર્ણ ગર્ભિત અખંડ સ્મૃતિ રાખવા માટે તમામ કર્મો તદર્થપણે કરતા એવા આત્મનિવેદી સાધકોએ ભગવાનને નિવેદન કર્યા વિનાનું કંદ મૂળ ફળાદિક પણ ત્યાગ કરી દેવો ગ્રહણ કરવું નહીં અન્યથા તેનું સેવન કરવાથી સત સત્વોન્મેષનો હ્રાસ થાય તેમાં ખામી આવે તો સ્મૃતિ ખંડિત થઈ ખંડિત થઈ જાય આહાર શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે અને તે આહાર શુદ્ધિમાં પણ ભગવાનને નિવેદિત અન્નથી શરીર પોષણ કરવું તે સૌથી મુખ્ય છે આહારના સંસ્કારો પ્રમાણે સ્મૃતિ થાય આહાર તામસી હોય તો એના વિચારો તામસી આવે આહાર રજોગુણી હોય તો એના વિચારો રજોગુણી આવે આહાર સાત્વિક હોય તો સાત્વિક આવે અને આહાર નિર્ગુણ હોય તો નિર્ગુણ વિચાર આવે એટલે ભગવાનના સંબંધ વાળો છે આહાર હોય જાત્યાદિકથી અન્નની શુદ્ધિ છે તો પણ ભગવાનને નિવેદિત કરવું તે સર્વ કરતાં વધારે શુદ્ધિ માનવામાં આવી છે જાત્યાદિકથી હું અન્નની શુદ્ધિ બ્રાહ્મણ હોય એના હાથનું બ્રાહ્મણ હોય ડુંગળી તમે દઈ જાય તો બ્રાહ્મણ હોય એની તો મોટે ભાગે ખાતા જ હોય તમાકુ કે લ્યો સ્વામીજી એક તમાકુ ચડાવો એમાં આવ્યું જાતિ હતી શું આવ્યું જાત્યાદિક થી અન્ન ની શુદ્ધિ છે એટલે જાત્યાદિક થી અન્ન ની શુદ્ધિ એટલે શું સમજવાનું જાત કર્મ હે જાત કર્મ એ તો જાત કર્મ તો જન્મે તેથી ઠેઠ કર્યું હોય ને અને મરવાનો થયો હોય ત્યાંથી ક્યાં પૂગ્યું હોય ભાઈ જાતિયાદિથી ત્રણ પ્રકાર છે એક જાતિ દુષ્ટ નિમિત્ત દુષ્ટ ભાવ દુષ્ટ અને ભાવ દુષ્ટ એ ત્રણ થી દુષ્ટ અન્ન થાય જાતિ દુષ્ટ એટલે આ બધા તામસી પદાર્થો દારૂ ને માંસ ને લસણ ને ડુંગળી ને એ બધા જાતિ દુષ્ટ કહેવાય એમ તમે કદાચ ભગવાનને ધરાવો તો એ તમને મૂકે નહીં જાતિથી ને દુષ્ટ કહેવાય અને નિમિત્તથી દુષ્ટ કોક માણસ અડી ગયું તો એનાથી હોતે અભડાઈ ગયું કહેવાય એમ અને ભાવ દુષ્ટ એમ જૂના જમાનામાં હતા ને બધા એટલે બાયું બધા માણસો ખા જમવા બેઠા હોય ત્યારે અંદર શું કરા બે અંદર શું કરા બે કોક માણસ આવીને જોઈ જાય અને એને એમ થાય કે લે અહો થઈ જાય તો કે આહ પડી એમાં આહ પડી એટલે માણસો પડદામાં રહીને ખાય પડદામાં રહીને ખાવું એ એક માણસ જમતો હોય ને બીજો માણસ કાંઈક નબળી કલ્પના કરે તો એ ભાવ દુષ્ટ થઈ ગયો કહેવાય એકલો ક્યાંક સારું ખાતો હોય અને બીજાને બીજા ન મળતું હોય અને જોતો હોય તો એને મનમાં તેમ થાય મનમાં દુઃખી થાય તો એ ભાવ દુષ્ટ થઈ ગયો કહેવાય એટલે એને ભાવ દુષ્ટ કહેવાય ઓલું નિયમિત દુષ્ટ કહેવાય માખી પડી કૂતરે મોઢું નાખી ગયું કોઈક અસ્પૃશ્ય માણસ અડી ગયો તો એ બધા નિમિત્ત દુષ્ટ કહેવાય અને ઓલા જાતિ દુષ્ટ બ્રાહ્મણથી એવું નહીં જાતિ દુષ્ટ નકર તો બ્રાહ્મણ ડુંગળી લઈને લાવે તો એ જાતિ દુષ્ટ ન કહેવાય જાતિ દુષ્ટ આ કહેવાય અન્નની જાતિ જ એવી મહારાજ કે કોઈ દારૂ પીવે અને ભાંગ પીવે તો ભગત હોતે ગાંડો જ થાય એ એનો જાતિ સ્વભાવ છે ભાંગનો એનો એટલે એને જાતિ દુષ્ટ એ જાતિ દુષ્ટ ઓલું જાતિ દુષ્ટ નહીં જાત્યાદિકથી અન્નની શુદ્ધિ છે તો પણ એટલે જાતિ દુષ્ટતા ન હોય એવું અન્ન જાત્યાદિક પાછું કીધું છે ખાલી એક જાતિ એવું નહીં જાતિ દુષ્ટતા ન હોય નિયમિત દુષ્ટતા ન હોય ભાવ દુષ્ટતા ન હોય ત્યારે અન્ન નિશુદ્ધિ થઈ કહેવાય તોય કે એટલી બધી ન થઈ જ્યાં સુધી ભગવાનને ન ધરાવે ત્યાં સુધી શુદ્ધિ ન થાય જાત્યાદિકથી અન્નની શુદ્ધિ છે તો પણ ભગવાનને નિવેદિત કરવું તે સર્વ કરતા તો પણ ભગવાનને નિવેદિત કરવું તે સર્વ કરતા વધારે છે નિવેદિત કરવું એમ નથી જાત્યાદિકથી અન્નની શુદ્ધિ છે તો પણ ભગવાનને નિવેદિત કરવું તે સર્વ કરતાં વધારે શુદ્ધિ માનવામાં આવી છે જાત્યાદિકથી શુદ્ધિ અશુદ્ધિ દૂર થાય તો પણ એ એટલું બધું પવિત્ર થયું કહેવાય નહીં પછી એને જ્યારે ભગવાનને નિવેદન કરે ત્યારે એ પવિત્ર થાય અને એવું અન્ન જો જમે તો એની સ્મૃતિ છે એ ભગવાનની યાદ કરે એની સ્મૃતિમાં ભગવાન આવે ત્યાં સુધી ભગવાન ન આવે સ્મૃતિમાં આત્મનિવેદી વૈષ્ણવોત્તમ ભક્તોએ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પાણી પણ ન પીવું અહીં અપિશબ્દ કહ્યો છે ભગવાનને ધર્યા વિનાનું જો પાણી પણ ન પીવાતું હોય તો દૂધ વગેરે પીવાય જ કેમ તે રીતે જ પત્ર કંદ મૂળ ફળ બીજ વગેરે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું અહીં આદિ શબ્દ એવું સૂચવે છે કે જો પત્ર ફળાદી ભગવત અર્પણ કર્યા વિના ન ખવાતું હોય તો અનાજ તો ખવાય જ કેમ અહીં નવા વસ્ત્ર અલંકારને પણ ભગવાનને અર્પણ કરીને જ ઉપયોગમાં લેવા તેમ ઉપલક્ષણથી સમજી લેવું નવું વસ્ત્ર હોય નવું સાધન હોય તો પણ ભગવાનની પ્રસાદી જાણીને પ્રસાદી કરાવીને એનો ઉપયોગ કરવો તો એને યાદ ભગવાન આવે એ નિમિત્તે યાદ આવે બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અન્નપાનાદ્યમ ઔષધમ નિર્ગુણ નિર્ગુણ કોને રાજસ આહાર કોને કહેવાય જે ખાધા પછી રાજા રજગુણ ખાધા પછી એને ચહ કાયવે રાખે ભારે બેઠું હતું ભારે બેઠું હતું ભારે હતું ટેસ્ટ બહુ હતું ટેસ્ટ ફૂલ બહુ હતું તે બે વર્ષ પાંચ વર્ષ આખી જિંદગી ભર ચહકાવે રાખે તો એ રાજસ કહેવાય અને નિર્ગુણ ક્યારે કહેવાય ખાધા પછી ભગવાન ખાધા પછી ભગવાન યાદ આવે રાખે તો નિર્ગુણ થયું કહેવાય એટલે નિર્ગુણનો પરિચય નિર્ગુણ નું લક્ષણ એ છે ભગવાન યાદ કરાવે કોઈ પણ વસ્તુ હોય ઉપયોગની તો એને આધારે ભગવાન યાદ આવવા જોઈએ તો એ નિર્ગુણ થયું ખાલી આમ કરવાથી નિર્ગુણ ન થઈ જાય ભગવાન યાદ આવે તો એને વાપરવાથી ભગવાન યાદ આવે તો નિર્ગુણ થયું બ્રહ્માંડ પુરાણમાં કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અન્નપાનાદ્યમ ઔષધમ અનિવેદ્ય ન ભુંજિત યદાહારાય કલ્પિતમ પત્ર પુષ્પ ફળ જળ અન્ન કે પીવાતી કોઈપણ વસ્તુ વગેરે અને ઔષધ પણ જે કાંઈ ખાવા પીવાનો આહાર હોય તે ભગવાનને અર્પણ કરીને જ ખાવો પીવો પદ્મપુરાણમાં કહ્યું છે કે અમરીશ નવમ વસ્ત્રમ ફલમ ફલમન્નમ રસાદિકમ કૃત્વા વિષ્ણુપભોગ્યમ તું સદા સેવ્યમ હિ વૈષ્ણવૈ હે અમરીશ નવું વસ્ત્ર ફળ અન્ન અને રસ વગેરે જે કાંઈ ખોરાકની વસ્તુ હોય તે બધું ભગવાનને નૈવેદ્ય ધરાવીને પછી વૈષ્ણવોએ પોતાના ઉપયોગમાં લેવું સ્કંદપુરાણમાં કહ્યું છે કે ઇક્ષુદંડ ફલાપુપાહા ખાદ્યાની વિવિધાની ચ ગંધો મૃગમદ ગંધો મૃગમદશ્ચૈવ કર્પૂરમ તૈલમંજનમ રત્નાભરણ જાતમ ચ વસ્ત્રમ સકલ વાહનમ પ્રસાદમ એવ ભોક્તવ્યમ અન્યથા દોષભાગ ભવેત શેરડીનો સાઠો ફળ માલપુવા પુડલા વગેરે જાત જાતના ખાદ્ય પદાર્થો સુગંધી વસ્તુ કસ્તુરી કપૂર તેલ આંજણ રત્નજડિત ઘરેણાઓ વસ્ત્ર બધી જાતના વાહન આ બધું ભગવાનના પ્રસાદરૂપ કરીને પછી પોતાના ઉપયોગમાં લેવું પ્રસાદરૂપ ન કરે તો દોષ લાગે છે શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે યદ યદ ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિય પ્રિયમાત્મન તત્ત નિવેદયેત મહ્યમ તદાનન્ય તદાનંત્યાય કલ્પતે જે જે પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે તે બધું મને અર્પણ કરવું અને તેથી તે અનંત ગણું મનાય છે થઈ રહે છે ત્વયોપભુક્ત સ્ત્રકગંધ વાસો અલંકારો ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયામ જયે મહી આપે વાપરેલા ફૂલહાર સુગંધી પદાર્થ વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના દાસભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ સર્વ સર્વલાભોપહરણમ દાસ્યનાત્મ નિવેદનમ જે કાંઈ પોતાને પદાર્થ માત્રનો લાભ થાય તે બધું દાસભાવે ભગવાનને અર્પણ કરવું શ્લોક નંબર સિક્સટી વન સર્વે રસક્તો વાર્ધક્યાદ ગરીયસ્યા થવા ભક્તાય કૃષ્ણ મન્યસ્મે દત્વા વૃત્યમ યથા બલમ અને વળી જે સર્વે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું વૃદ્ધાવસ્થા ઘડપણને લીધે ભગવાનની પૂજા કરવાની શક્તિ ન રહે અથવા કોઈ મોટો અસાધ્ય રોગ થાય ગૃહયુદ્ધ જેવો કોઈ ઉપદ્રવ થાય ત્યારે પણ ભગવત પૂજા કરવાની શક્તિ ન રહે ત્યારે આત્મનિવેદી કે સામાન્ય બધા જ વૈષ્ણવ ભક્તોએ પૂજા કરી શકે તેવા અન્ય કોઈ ભગવત ભક્તને પોતાને પૂજવાની મૂર્તિ કે શાલગ્રામ પ્રાર્થના સાથે આપી દેવા પછી પોતે તો દેશ કાળ ઉંમર સ્થિતિ અને શક્તિ આ બધાને અનુકૂળ વર્તવવું માનસી પૂજા કરીને પોતાનું વૈષ્ણવપણું સાચવવું બાહ્યકરણ શિથિલ થઈ ગયા હોય ને પ્રજ્ઞાબળ બરાબર હોય તો સંપૂર્ણપણે માનસ પૂજન કરી લેવું જો તેમાં પણ અંતિમ સમયને લીધે કંઈક વિકળતા આવી ગઈ હોય તો પરમાત્માની મૂર્તિનું ચિંતન માત્ર કરી લેવું શુભાશ્રય એવા ભગવ એવા પરમાત્માની મૂર્તિનું જીવન દરમિયાન લાંબો સમય ધ્યાન ચિંતન પ્રેમપૂર્વક કર્યું હોય તો બુદ્ધિની કિંચિત વિકળતા સમયે પણ ચિંતન માત્ર થઈ શકે અને તો તેનું આત્યંતિક કલ્યાણ તો તે તેના આત્યંતિક કલ્યાણ માટે બની રહેશે અને કદાચ છેલ્લી વેળાએ આવી પ્રજ્ઞા પણ લુપ્ત થઈ જાય તો કરુણા નિધાન શરણાગત પ્રતિપાળક પરમાત્મા સ્વયં તે ભક્તને યાદ કરી લે છે લઘુહારી સ્મૃતિમાં કહ્યું છે કે આપતકાળે વૈષ્ણવામાં આપતકાલે વૈષ્ણવાનામ વિહિતમ માનસાર્ચનમ એકમ એવ ન બાહ્યમ તો દ્વિતીયમ શક્ય ભાવત વૈષ્ણવોને જ્યારે આપતકાળ પડે ત્યારે એક માનસિક પૂજા જ કરી લેવી શક્તિ નહીં હોવાથી બાહ્ય પૂજા ન કરવી એટલે બાહ્ય પૂજા કરીને બાહ્ય પૂજાની શક્તિ ન હોય તો માનસી પૂજા કરવી માનસી પૂજાની શક્તિ ન હોય તો જ્યારે ન રહે ત્યારે ખાલી ચિંતન કરી લેવું અને ચિંતનની શક્તિ ન રહે તો પછી ભગવાન એને સંભાળીએ પણ આમ કરે તો પહેલેથી ગોડિયા વાળી જાય તો પછી ભગવાન તો સંભાળે એને જ્યાં સુધી પોતાની શક્તિ પ્રમાણે જે થતું હોય કરી લીધું હોય તો પછી ભગવાન એને સંભાળે સજન સ્વામી મહારાજની જય